એ આવો આવો આવી ગયા બધા હું છું વાર્તા કહેનારો અરે વાહ ભાઈ આજે તો આ હેચી વાર્તા સાંભળે છે ઓહો હો હો અને આમ દૂર દૂર અમેરિકામાં બેઠા બેઠા વૈભવી વાર્તા સાંભળે છે એની સાથે એનો ભાઈ સુશીલ છે ઓહો હો હો સાંભળો સાંભળો મારા નાના મોટા ભૂલકાઓ આજે છે ને આજે હું તમને બધાને એક સરસ મજાની વાર્તા કહેવાનો છું ભાઈ ધ્યાનથી સાંભળજો વાર્તાનું નામ છે તારાઓનો વરસાદ ઠંડીના દિવસો હતા હો ભાઈ ખૂબ ઠંડી પડતી હતી એવી ઠંડી પડે એવી ઠંડી પડે કે ઝાડ પાંદઈ ઠૂઠવાઈ જાય તો એમાં તો માણસોનું પૂછવું જ શું એક નાનકડી છોકરી સરસ મજાનું સ્વેટર પહેરીને ઘરના ફળિયામાં ફરતી હતી હો આ હેતસી જેવી જ તે એ છોકરીના હાથમાં સરસ મજાની એની મમ્મીએ બનાવેલી સુખડી હતી તે તો ખાતી હતી ત્યાં રસ્તા ઉપર એક ડોસીમાં નીકળ્યા અને ડોસીમાં કે મને ભૂખ બહુ લાગી છે તારી પાસે જે છે તે મને આપ તો મારું પેટ ઠરે પેલી છોકરીએ જરાય આના કાની કર્યા વગર સુખડી તો ડોસીમાને આપી દીધી બોલો લો ડોસીમાં તો એ લઈને ગયા થોડીક વાર થઈ ત્યાં એક છોકરો રડતો રડતો આવ્યો ખૂબ ઠંડી લાગે છે મને ખૂબ ઠંડી લાગે છે તારું સ્વેટર મને આપ મને ખૂબ ઠંડી લાગે છે પેલા છોકરાએ તો આવું કહ્યું એટલે આ છોકરીએ પોતાનું સ્વેટર એને આપી દીધું લો બોલો ત્યાં તો વળી પાછી એક છોકરી આવીને કે મારા વાળ બાંધવા કશું જ મારી પાસે નથી આ તારો સ્કાફ આપ તો સારું એમ કહીને પેલી છોકરીએ પોતાનો સ્કાફે આપી દીધો એટલામાં એક બીજી છોકરી આવી ને એનું ફ્રોક માંગી ગઈ એના કપડાં માંગી ગઈ આમ એક પછી એક એણે બધું બીજા બધાને આપી દીધું હો પોતાની પાસે જે કાંઈ હતું એ બધાને આપી દીધું જેણે જેણે માગ્યું એમને પછી એ ઘરમાં જવા ગઈ ત્યાં તો એક ચમત્કાર થયો ભાઈ આકાશમાંથી તારાઓનો જાણે વરસાદ થયો તારાઓએ એને સરસ તારાથી ચમકતો કોટ પહેરાવ્યો આકાશમાંથી ચાંદા મામા ઉતર્યા અને ચાંદા મામાએ આ છોકરીના વાળ ઉપર સરસ મજાનો મુગટ જેવો જેવું ગોઠવી દીધું અને સુરત દાદાના કેસરી કિરણો આવ્યા અને એના હાથ ઉપર ગરમ ગરમ મોજા પહેરાવી દીધા કિરણોએ પછી તો આ પેલી નાનકડી છોકરીને જરાય ટાઢ નથી વાતી હો ભાઈ તો બોલો લો પેલી છોકરીએ પોતાની પાસે જે કાંઈ હતું એ બીજાને આપી દીધું એટલે ચાંદા મામાએ મદદ કરી સુરત દાદાએ મદદ કરી અને તારાઓએ પણ આ છોકરીને મદદ કરી ભાઈ તો આવી હતી પેલી છોકરીની વાર્તા તમને બધાને મજા પડી ચાલો આવજો આવતીકાલે હું તમને બીજી વાર્તા કહીશો ભાઈ આવજો